પાછળ જમતી જશે મારે હવે બસ બસ બસ બસ એટલે આપણે સ્ટેગરિંગ થઈ જવાનું થોડું હવે ચોટલા કેમ નથી વારે બે બે રાખી કે એક આફ્રિકા આફ્રિકનો કેટલા રાખે ખેંચી ને પાછા કરે છે અને એમને બહુ મજા આવે છે ખેંચી ખેંચી પછી હું વાંચી દર્શનમાં એ શોખ છે એ તમને એવું ના રાખે તમને બાજુ વસ્તુ ના રહે કેટલા કલાકના ખબર છે ને બહુ બહુ એ પુષ્કળ બધું રીતે છોકરીઓ એટલે અમે કહીએ શું કે આ જીભ એ કેવી છે આજના ધર્મમાં એ સમજ આવી ગઈ છે કે ફાઇનાન્સ વાત કરી તમને ભૂલવે ભૂલો છે કહ્યું નહીં દાદા ભૂલવે ભૂલો છે તું કહ્યું છે બીજું કહ્યું બીજું શું દાદા ભગવાન પરફેક્ટ હતા કે યુ પરફેક્ટ સાથી પરફેક્ટ એમનું કોઈ પણ વિધાન સ્ટેટમેન્ટ એવું નથી કે જગતમાં કંઈ પણ જાય તો એનાથી ખોવાઈ જાય કે આડો નીચે ચાલે એક પણ સ્ટેટમેન્ટ એવું નથી તો પછી આપણને આવું મળ્યું છે તો પછી કેમ આપણા જીવનમાં પોતાની પોતે સુધી ના લેવું જોઈએ ઘર અને ઘરનો વ્યવહાર સનાતન સુખ બહાર પડ્યું પતિ નો વ્યવહાર ચોમાસુ રૂપિયા પછી આપણે આપણી ચોપડીઓ નથી આપણે બધા સમજી લેવાનું છે બધા ગુરુ તે સુંદર ગુનો છે એમાં દાદાએ подвергал этим оговорочным медитациям. किसिंग करने में सफल है तो खरेखर किसिंग કરવાનો તો શું અવાજ થઈ જાય બધા વિશ્વ દુનિયા તો એવા છે તપસ્વીઓ કે બળજબરી પર શરીર પર કરત બધા આ તો મજા પડી ગઈ છે વક્ર વિદ્યા મજા પડી ગઈ રસી ગયા آج درم اپنا درکن جباباری موکی دے کے شریر رہے تو شریر جاتا ہے آج ٹو تھاؤزنڈ ٹیٹ وار مکری آخی نکری کی جنریشن تو પછી કરશું બીજી છું ના એમ નહીં તમે ફ્રી ટાઈમ મળે ને શું થઈ જાય આપણે ફ્રી ટાઈમ મળે આપણને ના તો બહુ મને નહીં રમત દાદા સાથે કહ્યું કે આ વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય સાંઈ પછી લઈને આપણે અમારા બીજેપી કે છે કે દાદા આજે તમારે તો આ બાકી છે મસાલો એ જરા જોઈ લો જોઈએ આપણે આટલી વાત નીકળી છે તો કઈ જઈએ આ જીભ જ હું સાચી જાણવાની છે આ આજ્ઞાધર્મમાં પાંચ આજ્ઞાઓમાં જીભ સત્વે છે એનું બધું થઈ ગયું દાદાએ કહ્યું છે શબ્દ સત્વયો તો પાંચ મહાવ્રત સત્વયા સંસારમાં છીએ તો પણ પાંચ મહાવ્રત સમજી શકું ત્યાં બોલી જાય મહાવરત એટલે ખબર નથી તમે જે હોય તે મહાવરત શું ખબર છે એને તો બોલી ગયા ખબર નથી તો કોઈ બધા ખબર છે કયા કયા રાજાને તો ભૂલી ગયા તમે પછી લશ્કર બોલવા લાગો તમે અહિંસા પહેલું બોલાય પછી બોલો સૌ છે સાચું સત્ય ઉપર છે અસૌર્ય અપરિગ્રહ બ્રહ્મચર્ય એ તો ઉમેરવું પડ્યું આ કાળ માટે કાળ ગાળપણ ભરપૂર ગાળપણો છે એટલે ઉમેરવું પડ્યું મને બોલને abrir seriamente. દઈને આવી ગયા છે એટલે એ કહે છે શું દાદાએ કહ્યું છે આ શબ્દ જેનો સચવાઈ ગયો એટલે લીક ના થયો શું કહ્યું લીકનો સ્પેલિંગ બોલજો લાઈટ શીખવું છે સાચું શબ્દ છે એટલે એલઆઈસી કહી દઉં છું 그것도 안 하십니까? 근데 શબ્દની ના થાય તો પાંચ મહાવૃત તમને સૂચવી ગયા આ પાંચ મહાવૃત કઈ શું વાત કરો છો આ પાંચ આજ્ઞા પાંચ જો વધારે કહીએ તો પછી તમે શબ્દ જશો આપણે બધા સમજતા જાણતી હતી લીલા કે અસરથી જાણતી ત્યાં કનુભાઈ હવે સપો ના જોઈએ બોલે વિદ્યુતકર તમે છે કેમ ના બોલવું તો તને સમજે પડે પૂછીલા કે આ તો કનુભાઈની વાત કરી મેં ક્યારે શરૂઆત કરવી છે આપણે કે શરૂઆત થઈ ગઈ છે એનો તમે એમનામાં શું દયા થઈ ગયા બધા હા છૂટી લેવાનું એટલે પાંચ આજ્ઞાની વાત કરી બહુ મોટી વાત પાંચ આજ્ઞામાં તો સતયુગ ત્રેતાયુગ યુગ એટલે આખા શરીરનો સરવાળો છે હવે આપણને આપણે એટલા રિપોર્ટ આવી છે અઘરી કે કંઈક શું અઘરી પડ્યું તમને દાદાએ પૂછ્યું તે આજ્ઞા બોલી જાઓ કઈ છે તે વ્યવહાર દ્રષ્ટિ બીજું નિશ્ચિત એવું બોલતા નથી થતું તરત જ સમજાયેલું હોય તો ત્રીજી હવે ત્રીજી જવું હા સર ત્રીજી અજ્ઞા કોઈને કંઈ સમજણ પડે બરોબર છે નમસ્કાર બધું બરોબર કોઈને લાગતું હોય તો અઘરી છે કહેજો ઓછી કરી આલું ના ના બરોબર છે ચોથી જવું કે ચોથી ચોથી હવે પૂછ્યું પાછું હજુ કહો મને મન કરું છું ત્યાં બધું ગભરેલું ત્યાં તમે બધું ગભર્યા બધું કશું કશું ગાડીઓ કેટલી છે તો આ થાર સરખી રીતે કામ કરે છે કે નહીં જો આગળીઓ પછી આઝાદ જુદી જુદી હોત તો શું બેઠા તમારી કોઈની પંપો પાંચ આજ્ઞા એક છે એક પાંચ આજ્ઞા તો શું અમે સમજાવશું પડશે તો આટલું બધું મગજમાં અવસ્થા પાંચ આપણે સ્પષ્ટ કરીએ છીએ બધાને ફાયદો થશે હું જરા પોલીસમાં લીધો નથી બોલતો તો પછી તમે વાંધો ક્યાં પૂછો મેં એક્સ્ટ્રા ઉડાવું છું બીવડાવું છું સાચું દુનિયાથી ડરાયું ડરાયું લાગે છે મેં ડરી જવું છું વડી રૂમમાં રહું છું વડી રૂમમાં રહેતી ડરતી હશે પછી હે વડી રૂમમાં ના રહે તો બીજા બધાને ડરાવે ઢોલીમાં કેવા બધા માણસો શું વાત કરે એટલે પાંચ આજ્ઞાનું શબ્દ શબ્દનું લીકેજ છે બીજું કશું જ નથી આપણા પાંચ આજ્ઞા માર્ગમાં કાંઈ ગમે તેના વર્ષો જયારે ગયા છે શબ્દનું લીકેજ છે પોતે પોતાની જોડે સંભાળી જાય તો પોતાનું જીવન પોતાનું પોતાનું જીવન હળકું થયું તો પોતાનું પોતાનું ઘરનું વાતાવરણ હોય છે ઘરનું વાતાવરણ હળકું થયું પછી બહારનું વાતાવરણ તમે ગમે તે હળો પાડો બોલવું એ સિંગલ બોલો તમે શું કર્યું ટેકનિકલ ગુનો એમાં પૂછ્યું એનો જવાબ ના સમજાયું શું પૂછ્યું તમે એનો જવાબ કયો બોલવું શું કરવું ના સમજાયું આપણે હું બોલું છું એટલે ભૂલો થઈ જાય શબ્દની સંસ્થા થઈ ઉભો થઈ જાય કે નહીં તને ખબર ના પડે કે અંદર ઉભો થયો ખબર ના પડે તાર હું ઉગાડ્યું દાદા કે સીવી લીધું છે આપણું કશું ખુલ્લું રાખ્યું શાના માટે સમજવા માટે તો ના બોલવું ડબલ બોલવું બોલેલું બોલવાનું બહુ સાવધાન રહેવું જોઈએ છે અને જ્યાં સિદ્ધાંત છે ઘણું ઘણું તમારું શું નથી વાંચ્યું એટલે કે સારું છું સરાસર છું બગલ ક્યાં ગયા સનદ ઋષિ બધા લખેલું નથી તે ઇંગ્લિશમાં છે હિન્દીમાં છે ગુજરાતી ત્રણેયમાં છે એટલે તું છોકરી ગાય નથી સાંભળી બીજું બધું લખલખ કરો સનાતન સુખ જોયું જ નથી ચાલતું તું મંગાઈ નથી બોલો નહીં ઇંગ્લિશ લાઈફ બધા વહેંચો અહીંયા બહુ જરૂર છે ગયા પછી આટલા વર્ગો થઈ ગયા એ તો આખા વર્ગમાં કેટલું બધી લોક ગરવા છે તમને ખ્યાલ નહીં મળે આ વેસ્ટર્ન વર્લ્ડ એના માટે જોડે છે પણ તમારી દીકરી કેમ નથી મળ્યું મને નથી મળ્યું એટલે તમે પહોંચાડો તો પછી તમે દૂર કરી ઘરમાં જ નથી પહોંચ્યું પણ બધાને બધાને કે આપણે લેવાય એવું થઈ જાય કે શું તમે આપવા શું કરે કે લે ભાઈ ના એ તો ઇંગ્લિશ ચાલે તો અને ગુજરાતી કેમ ચાલશે તમે ઇંગ્લિશ આવે ને તો ઇંગ્લિશ છે બધાને તો ગંભીર કેમ થઈ ગયા વસ્તા રહો અમારી જોડે ચાલો ચલો આગળ પ્રભુભાઈ આપણે માનો ચાલો વચ્ચા કહો એના બહેનો નથી બહેના બહેનો બંધ બંધ જો બધાથી નથી ઉભી કરી હે હવે હવે કેમનું વાતું હવે ગણવું મુશ્કેલ પડે તો ઊભા થઈ જાવ અચ્છા ભાઈઓમાં આવે ચાલો આપણે મહાત્માઓ સ્વામી ફોન તમે તો પહેલા કરો જ ને તમે તમારા ઘરમાં છે ના એટલે મતલબ શું છે એવું તો બહુ ગંભીરતાથી જોવું બહુ ગંભીરતાથી આ વાત કરું પછી કરવા જેવી નથી આ વાત મગનભાઈ એટલે આપણે ડિસ્કસિંગ એક એવું સુંદર કરો વ્યવસ્થા કે બધાને એનો લાભ મળે હવે Gracias, සමගට කටකතා. મગન ભાઈને કહ્યું ડિસ્પેચિંગ તમારી વાત નથી આપણે બધા ટેન્ટોની વાત છે સમજ થાય આટલા સમજ સમજી જશે મારા તરફ તમે પણ જુદા છો મારાથી જુદા છો આવું કેમ બોલો એટલા એ બધા જો અંદરની વાત બહાર નીકળે ચાલો તકલીફ ના થાય મોટા મોટી તકલીફ એટલે બહાર વ્યવહાર છે તેને અંદર અંદર પ્રકાર જોઈએ અને અંદર રહેવાનું છે બહાર બહાર નથી રહી શકતું કારણ કે એટલે ડિસ્ટ્રેક્ટિંગ અમે તો ત્યાં સકલ સંપત્તિને કહીએ છીએ બધા સેન્ટરો છે કે આપણા બધું કંઈ તો આપણે પુસ્તિકાઓ છાપાય છે ને પણ ડિસ્ટ્રીબ્યુશન એવું રાખવું છે ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા રાખવી છે આપણે આપણું બધું ભારતીય બધી પેલા સંઘ અને સંઘ એવા ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ તમે કોઈ પણ ધર્મમાં જોજો જુઓ બસ અને આપણે કંઈક આપણે પછી આગળ મોટા એટલે હવે આ બે થયા પાંચ થયા કંઈક એવું વ્યવસ્થા તો જોઈ શકે નહીં એના રૂપવાની છે જાય છે એટલે આ પુસ્તકની વાત આવી એનું ડિસ્ટ્રીબ્યુશન મોરબીના જે સંસ્થાન છે આ કઈ સાથે આવે તો એ એમની પણ બધું પકડી લેતું એટલે હવે કંઈક બધાનું સેન્ટ્રલ મોકલું છું અને કેલિફોર્નિયા મોટા મોટું સેન્ટર છે તમારું ભાઈ હું તમને નથી વાત કરતો ભાઈ વાત સમજો વાત સમજો અમે શું કહીએ છીએ કે આ આજ્ઞાની વાત કરીએ અમે તો ફાઇલોની વાત કરીએ અત્યારે ધમકીલોને આપણે શું કરો એ જે સેન્ટર પર જવા પડશે અત્યારે શું બને છે અત્યારે બોલ્યા રૂપિયા ખૂબ થઈ ગયું બધું સમજણ પડે છે એટલે કહેવાનો આશય શું છે તમે ખરી આવ્યો તમને શું ભાઈ આશય તમે કહેવાનો આશય કઈ વાત પોતે જ બોલજો ફોકારીમાં શું કામ કહો చేస్తున్నాడు ఫైల్ చదువుతున్నాడు कंटिन्यूएशन ऑफ फोटोग्राफी का फोटोग्राफी ना सबको भाव बड़े लागू गड़बड़ देगी Canada, but that's બહાર ના નીકળે તારે નહીં નીકળતી હોય કોઈ નથી નીકળે મારા જવાનું તો નીકળી જાય બરાબર નીકળી જાય પડે અમે સબકો સાંભળવું પડે ના હોય આવે હવે વળી વળી થાય તો પછી હવે ક્યાં બધું આવીએ હવે એક કામ કરીએ આપણે અમારે બીજેપી અમને કામ આપી છે બતાવી આ વિજ્ઞાન સંબંધીના જે છે બીજેપીને પણ બહુ ગમ્યા શું તમને આમાં કાલે બધા મોસંબી સાહેબ મને આપજો કે તો થોડી કોપી કરી રહ્યા જેમ એમ જોયે છે લઈ લીધું છે દિવસ એટલે આપણે જોઈએ પાંચ પાના પૂરા થયા હતા કાલે તો બધા જોઈએ ને દસ પાના છે બીજા પાંચ છે જોઈએ છીએ આપણે આજે લેવાય તો લઈએ નહીં તો થોડા કાલે લઈશું સમજીએ પ્રયત્ન કરીએ શાંતિથી ના બધું સારું છે હા કારણ કે પરમ દિવસ પછી મારે મારે આને સંભાળવું પડે ને Hani Nerede olsan gireceksin. ને એના માટે દવા લઈ લીધી મેં કે આપણે જે સત્સંગમાં જઈએ છીએ તો મહાત્મા કે આ કહી જતા જઈને બધા રૂપિયા ચાલો આ છઠ્ઠું પાનું ચાલુ કરીએ ફરજિયાત પડી ગઈ એને પડવા ઉપર છો તમે કેટલી બધી યોજાતી પડી જશે બીજી આવે ક્યાં અત્યારે ક્યાં તમારે તમારી જાગૃતિ નહીં દાડો ગરબો જાય પછી તમને શું કરવાનું હશે પછી ક્યાં આપણે પડી જવાના હતા તો દરેક શું બધી ગરબો જ જતી હોય તો એને હોલીવુડ નો અનુભવ છે બહુ સરસ છોકરાઓ કામ કરનારા computer ક્રિયા એ થતી ક્રિયા છે કે કરાતી titulares de رگب سولیوشن آ کر نہیںجان جو رہت بچت ہو تو یہ سفر کر વ્યવહાર વિજ્ઞાન તો દાદાએ બીજું કશું નથી આ વિવેક આપ્યું છે આપણે એમાં છે અગ્રહ્યું મુશ્કેલી આ થઈ ગઈ છે ચડી ગઈ છે જરા ઉપર ચડેલી નથી તો ચડી એને ઉતારી દેવી છે ગુરુ સાહેબ શું ચડાવે ફ્લેશનું ફ્લેશ જે છે તે કાયમ નથી ગુરુ થવા દેવાય નેક્સ્ટ વિજ્ઞાન એ સો ટકા મારા પણાથી રહીત હોય રહીને વિજ્ઞાન ના કહેવાય બરોબર છે હું બરોબર કોણ આગળ જવું અમારે હાલ બોલતા જ નથી શું શું કરાશે બોલ્યા કહો એટલે સૂર્ય કેટલા વ્યસ્તતા સંમેલન માટે હતું અને અમે શરૂઆત કરીએ એટલે તો આપણે એમની મદદ તમારી કરતા ખરું કે તેના શું કહે છે હા બધા ત્યાં ભાગ લો જાય Oh, betul saya bayar, seratus persen. પરમાણુ જેટલો ફેરફાર કરવાની શક્તિ કોઈ ધરાવતું નથી ફેરફાર ફક્ત ભાવમાં જ થાય છે આ બહુ મોટું જ્ઞાન છે જૈનોમાં ભાવ શબ્દ બહુ આવે છે એના પ્રચાર ભાવે ભાવના ભાવ સારા જીવ ભાવે કેવળ આપી એ બધું બપોરે શકે છે એમાં આવે છોકરાઓ આ વિજ્ઞાનમાં આવી કે આપણે કેટલી શકતા નથી ખબર કમી રીતે અને આ શરીર બહુ સમજવા જેવું સારું આ શરીર આપણને ત્યારે કહ્યું સજેશન કે પાંચ દિવસનો સવારનો પાંચસો અમે તો પાંચ રીતે બોલી નાખતા કે આ લાભદારીના પ્રાપ્ત મન વાણીના કાયાથી સારા દિવસ દરમિયાન કોઈ પણ જીવને સુખ ન હોતા હોતા કે આખા દિવસનો જવાનો આપણા વ્યવસાય છે રહેવાનો આવતા આવીએ ત્યાં કદાચ દાદાએ ત્યાં સુધી કહ્યું છે મારે બી આપી છે ગેરંટી આપી છે કે પછી તમારાથી દુઃખ દેવાઈ જાય એવું થયું હશે તો બસ હું તમારી જવાબદાર નથી એનો એ થશે કે બધા સત્સંગમાં આવી જશે સત્સંગ સમજાય થતા આવી જાય ના આવે છતાં પણ ભૂલો થવાની એનો મતલબ શું થયો પ્રતિક્રમણ સાચા છીએ બહુ સાચા છીએ આપણે શાળામાં દાદાએ કહ્યું સુતન સાઈ શું કે આપણે સુતન સાઈ કોઈ કે ઘર આટલા થાય આટલા થાય આટલા બરોબર છે એ સારું છે ને તું પરંતુ એ ગણતરીની વસ્તુ નથી સુતન સાઈ આ તો આપણે શબ્દો બધા વાલા લાગ્યા એ તો સમજ લાગી ગયા વસ્તુ તો એ તો ખબર નહીં એવું તો મને નથી ના ના એ તો નોન ડિજિટલ બંદૂક અને એની અહિંસક ગોળી ગોળી મારી દીધું બધા કહીએ શું સમજાય તો તરત જ બોલો છું પણ ગોરી હું કેવો શબ્દ બોલ્યા પટેલ છો ને તો પટેલ તો એવું બોલો તમે પટેલ તો એટલે બોલો પટેલ આપણે બધા એવું જ બોલીએ કાં તો પાછું આપી જાણીએ નહીં તો લઈએ લઈએ પાછું પટેલિયા પટેલ શું પટેલિયાનું સૌ લખણ હોય છે આ તો ડહે હવે અમી પણ શીખવાનું આપણે એટલે દાદા છે ને એમના એમના જેવા બેની વચ્ચે રહેતા હતા અંબાના જયારે કહી જાય ને તમે પછી પડી Baba devresin. कैसे कर आशा ठीक है वो कैसे हुए for the area of the district for the Cheshire. What, what is Cheshire Race? ચાલે આપણું ઘરનો તો ચાલશે આપણે ચલાવે પણ આ બધું વપરાશે ને તો તમે જે બીજની વાત કરો છો ને એ બીજ પરથી કામમાં લાગશે બહુ જરૂરી છે આપણે જાણતા નથી અજાણતા પણ આપણાથી અજાણતા સફળમાં ઓછું જ નથી કરવી છે પણ અજાગૃતિ વાંચવા માટે કહીએ અજાગૃતિ કરીએ આપણે સભાથી સાંજના રાતના not going to see what's coming out for it. Neither of us. हमने क्या क्या मीटिंग का प्रदर्शन किया जब इससे पता कुछ शरीर बन मैंने घर गंजा खत्म तो कुछ पाया perché ha questo figlio. Noi siamo, siamo tutti, siamo noi. Senza la mia casa cosa siamo noi. તમને તો બધું એવું તમે બોલો છો અત્યારે આજે બોલ્યા ક્યારે બોલ્યો ક્યારે શીખ્યા આજે એવું બધું બોલવાનું છે હજુ આગળના બધા પડઘા બધા જ છે આગળના બધું લઈને આવ્યા છે કંઈ ખજાનો નથી આ બધું સમજવું એટલે આ એટલે પછી કોઈ શાનદાર ઘટાડો કર્યો એટલે સાવધાની માટે ચેતન બુરી તો નહીં આપે એટલો પૂરો બધું આપણે બધું ચલો આપણે આગળ વિજ્ઞાન દ્રષ્ટિ એટલે ફેક્ટ વિઝન એ ફેક્ચ્યુઅલ સ્વરૂપે બધું જ જોઈ શકે છે વર્લ્ડનું બધું જ હેપનિંગ વર્લ્ડ હેપનિંગ તરીકે જોઈ શકે છે અને પોતે પોતાના સ્વભાવનું સ્વપર પ્રકાશક સ્વભાવ પડે હોવાપણું પણ એ પોતે જોઈ શકે છે સારી રીતે પોતે સ્વભાવથી જ એ પ્રમાણે જોનાર છે એટલા માટે પોતે જોનાર હોય તો પોતાને ના જોઈ શકે ઓકે છે સમજવું પ્રયોગ અને વિજ્ઞાનનું કનેક્શન પ્રયોગ એને કહેવાય જે બની રહેલો હોય અને વિજ્ઞાન એને કહેવાય જે બની રહેલું છે અને જોનાર જુદો જ હોય અને બની રહેલું બની જતું હોય વિજ્ઞાન કહેવાય પ્રયોગ ને વિજ્ઞાનનું કનેક્શન વિજ્ઞાન એટલે પ્રયોગીનું વિજ્ઞાન અને સમજવું જોઈએ ને પણ વિજ્ઞાન શબ્દ સાથે અક્રમ શબ્દ બોલવાથી જે બધું થઈ જતું નથી ત્યાં અક્રમ થઈ ગયું એ વસ્તુ જુદી સ્વરૂપે કઈ એવું લેવી જુદી છે અને બરોબર ઘોટાળો થઈ ગયા બસ સ્વચ્છ ઘોષાતું હોય તો સમજતા પડે ગઈ ચીજમાં જેવું છે તમારી જોઈ કરતા બધા ચીજમાં જેવું છે આપણે જાણતા નથી આ તો આપણે સાધુ મહારાજ કહીએ તો એ લોકો કેવા કષ્ટમાંથી પસાર થાય છે સમજ્યા છે આપણે પહેલા એનાથી અઘરા બગડો વખત પોતાની પોતાની સમજણને આપણે પોતાની ઓળખાણની જાણે નહીં સમજે નહીં એમાં સહેલામ શરૂ થયું છે એટલે આ બધું થતી જવાય છે મોલકમાં ચડી જાય છે બધું એટલે કરવું ના જોઈએ મગજને ઉતરવા માટે તો બની નથી ધર્મમાં વિજ્ઞાન સમાઈ શકે પરંતુ વિજ્ઞાનમાં ધર્મ સમાઈ શકે નહીં ભાઈ મારા સમજો ધર્મમાં વિજ્ઞાન સમાઈ શકે નહીં પરંતુ વિજ્ઞાનનો તેમાં સમાઈ શકે છે ના ઊંચી નીચાની વાત જ નથી આ તો વિજ્ઞાનની વાત છે વિજ્ઞાન તો જરાય ઊંચા અને ઊંચા વાપરે જ નહીં એ તો વિજ્ઞાન કહેવાય જ નહીં જવાબ બોલી વિજ્ઞાન તો એમ કેટલું કહેવાય નહીં થાય ને હવે શાંત વિજ્ઞાન ધર્મ સાથે હોઈ શકે છે પરંતુ ધર્મ વિજ્ઞાન સાથે ના હોઈ શકે કારણ કે ધર્મ કરતામાં રહેલો છે ધર્મ એ ક્રિયાથી છે અને માટે એ દ્વંદ્વાત્મક ગુણે કરીને છે આખા મનમાં જુઓ ભારતમાં જુઓ એ ગુણો આપણે સારામાંથી ખોટામાંથી સારા થવાનું છે ખોટું કરવું નથી સારું કરવાનું છે ધર્મ સમજાય ને તો આવો જ માનવ સમાજમાં જલશે જ તો એ તો બધું અસ્તવ્યસ્ત થઈ જશે એ તો સામાજિક ધર્મ થઈ ગયો એ તો રહેવાનો જ છે એમાં ગુરુ ગુરુએ રહેશે શિષ્ય રહેશે સમજાય છે કે નહીં એ ખોટું નથી વિજ્ઞાન સાચા ખોરાક ના પડાય બોલ બોલાવવા માટે બોલું છું પણ તને શું લાગે છે હા હવે બરોબર રાખીશું આગળ જવું હજાર લાગુ આવે છે મનુષ્ય માત્ર પોતાનું જીવન વ્યવહાર જીવન ઇન્ડિપેન્ડન્સીથી જીવી શકે છે મનુષ્ય માત્ર પોતાનું જીવન વ્યવહાર જીવન ઇન્ડિપેન્ડન્સીથી જીવી શકે છે જો એ પોતાની ઇન્ડિપેન્ડન્સી કઈ રીતની છે એ અંતરથી અને અંતરના વિજ્ઞાનથી સમજીને છો અંતરથી અને અંતરના વિજ્ઞાનથી સમજીને છો મોક્ષનો અર્થ એક જ છે શરીર સાથે આંતરજીવન મુક્તિથી જીવવું શરીર સાથે આંતરજીવન મુક્તિથી જીવવું શરીરના બંધનોના પ્રકારોમાં પણ બંધનોના પ્રકારોની તમામ અસરોની અવસ્થાઓમાં પણ મુક્તિનું સુખ ચાખી શકે જો આ દાદા ભગવાનનું વ્યવહાર જ્ઞાન સમજી લેતા જો આ દાદા ભગવાનનું વ્યવહાર વિજ્ઞાન સમજી લેતો તો વ્યવહાર વિજ્ઞાન સમજ નહીં શકું એટલે સમજી જવું પડશે એટલે અમે કહીએ છીએ સનાતન સુખ બધે પહોંચાડો ગુજરાતી તો આપ્યું જ હિન્દી અને ઇંગ્લિશ બે ટ્રાન્સલેટ થયું છે હિન્દી ભાષી હશે ને જોશે અમારા વિનોદ થયો હા વિનોદ આપકો વિના નહીં મેરે ચાલશે હવે એ વસંતભાઈ એ અમને પ્રભુદાસ પોતે વાત તો શક્તિ હતી કે વ્યવસ્થાને પહોંચતે નહીં શકતા હવે એવું જ પહોંચાવું જોઈએ કંઈ ગોઠવો તમે અમેરિકા ખાતે કંઈ કરશો કરો કે મને સેન્ટરો કેટલા હોય કંઈ મોટા સેન્ટરો પાંચ હોય ને ત્યાં એ લોકો ન જાય એટલે ત્યાંથી પછી બીજા બધા જવાના ને થઈ ગયા હવે ભારતમાં એવું જોવા મળે છે આ બધે પહોંચે છે બિલકુલ વ્યવસ્થા બહુ સારી થઈ ગઈ છે ત્યાં પણ સર્વ જરા ગરબડથી પૂરી જાણી જેવું કંઈ નથી કરતું આ પણ આપણે અક્રમ વિદ્યાર્થીને શું બતાવવાનું કશું કરવાનું જ નહીં એટલી એવી થઈ જાય છે જો બધા અંબાલાલ અસવાના ત્યાં પછી હા કોણ હે અહીંના છે તમે આપણામાં પણ તમે શરૂઆત કરો ધ્યાનની ક્યાં જરૂર પડી ઘરે બેઠા બેઠા થાય પણ તમે કહો અહીંયા એ ટેલિફોને રહો છો ને મગનભાઈ તો પેલા અરવિંદભાઈને કહો કે હું કે કયા કામ મને તમે આપો એ કામ કરી શકું ઘરે બેઠા થશે મારો કોને લો તમે કોઈ ક્યારે કહ્યું અમને પણ બધા કર્યા હોય તો કશું કામ નહીં કોઈનાથી નહીં થાય જે કરનાર હોય એનાથી થશે હે તમે રિટાયર તો ફ્રી છો બિલકુલ હે આપણે ઘણી વખતે બધાને ટપાલ બેસવાનો કહેવાનો અસર ના હોય ને ત્યારે હું બિઝનેસ એ આપે કે તમે આ તમારો બધા કશું કરી આ ના કરશે પણ એવું એક કરી શકીએ છીએ તો અમેરિકા બહુ શીખવાડે છે પ્રોગ્રેસભાઈ કેટલું બધું શીખવાડે છે તો આ છોકરો પેપરો વેચવા જાય પણ તમારે નહીં જવાય સાયકલ આવડે છે તમે ક્યાં રહો છો એના પાસે એના એના છે આપણે આગળ જઈએ આગળનું છૂટા પડ્યા પછી આખી આહાર સંજ્ઞા વિરમતી જાય છે સૂત્ર છૂટા પડ્યા પછી આખી આહાર સંજ્ઞા વિરમતી જાય છે શમન થતી જાય છે આ વિજ્ઞાન સમજણમાં ફીટ થતા થતા જ એ આહાર સંજ્ઞા શમન થતી જાય જે સંજ્ઞા આ ચાર ગતિની ભટકામણનું કારણ હતું એ જ આહાર સંજ્ઞા શમન થતા એમાંથી નીકળવાનું કારણ પણ છેલ્લું એ જ બને છે છેલ્લા છેલ્લી આહાર સંજ્ઞા શમન થઈ છે શ્રીશંકર ભગવંતો જુઓ આજે જૈનો શાસ્ત્રોમાં આચાર્યો સાધુ મહારાજ બધા એમની આહાર સંજ્ઞા માટે ઘણો વિચાર કરે આવું ભગવાનને તો આવું આવવાનો થયો સાચું ના સમજી શકાય હું સમજ નથી આજે હવે તમે ધ્યાનમાં રાખજો એ શાસ્ત્રો બધું ધ્યાનમાં રાખો કારણ કે આપણી પુસ્તિકાઓ છે જે આપણે આત્મપુસ્તક ગ્રસ્ત થઈ બધી વ્યક્તિગત અહીં તારું હમણાં થયું છે પણ બીજી રીત થાય તો બધા બહુ કામમાં લાગશે કારણ કે અહીંયા બધી ઇંગ્લિશ પડે સરકારે હિન્દી સારું ઉત્તમ હિન્દી તો આખા ભારતમાં જશે અમારા દિવસ છે ત્યાંથી આ સમજો અને કેટલી દિવસ બને Are you experiencing difficulties in understanding? Vinod? No. Dr. Vinod. Yeah. of understanding was the spirit. But each, my very life is very life and secular. I mean, think how Jesus says, no thy neighbor. But Jesus said to humanity, human beings, He says, your neighbor is your immediate neighborhood. But here, the Western India is totally different. You have to love your own number one relation. You understand? And then and then you will appreciate the wife and life. Nada. તો બધા ગમી ગયું છે પણ તો નહીં કાપવા લાગશે વાઇફને વાઇફ નહીં લાગે હસબન્ડ હસબન્ડ નહીં લાગે મારી એક થશે દિલથી એક થશે સમજમાં અને આ થયું તો બધા રિલેશનમાં આવશે આ કાળમાં વાણી મન વાણી કાયમ ઠેકાણાનું છે જ નહીં આપણે જાણીએ છીએ આપણે પરંતુ ઠેકાણા વગરના શરીર સાથે પણ તમારા અંદરથી આ સમજ તમને એ ઠેકાણે રાખશે કારણ કે તરત તમને પૂછશે તમારી ભૂલ થઈ ગઈ તમે રહેવા છે નહીં તમારે પણ એવું ચેન્જ આવી જતું નથી એટલે એક નાના નાની આત્મા જરા કરી જરાક એ પડે છે એવું થવું જોઈએ રોજના જીવનમાં આ તો આખી વાત કરી એવું તમારા સ્વભાવ જ્ઞાનમાં હું શુદ્ધાત્મા છું એમાં દરેક હ્યુમન એક્ટિવિટીમાં આખા દિવસની એક્ટિવિટી બધે પસંદ કરે છે પૂછવું જોઈએ ના કે આજે બોલીએ આજ જગતની શું કહે છે બોલો ને હું મને નથી આવડતું ભારે કરીને ખપતી નથી ભક્તિ નથી બોલે છે એટલે મુશ્કેલી પડી ગયા અહીંયા ભૂલ કરી ભાવે કરી કયો ભાવ સ્વભાવે કરીને આ પ્રભાવ ખપતો નથી એટલે કંઈ એ આપણે ખૂટતો હોવો જોઈએ તારે ખપતો નથી કહેવાય એ ખપતો શબ્દ બહુ મોટો છે ખપતો બહુ મોટો શબ્દ છે સમજો ખપતો ખપતો નથી ખપતો નથી કારણ કે હું કેવળ મોક્ષનો જ કપી છું કારણ કે હું કેવળ મોક્ષનો જ ખપી છું એટલે મોક્ષ માટે આ પૂતગળ ગમે તે રીતે હોય જે રીતે હોય પણ મોક્ષ માટે ખપી જાય એ આજ્ઞા ગમ છે યુ ડુ અન્ડરસ્ટેન્ડ જેને જેમ આપણે બીજે પોતે પોતાનો સ્વાદ સંભાળી શકીએ તો બીજાનો સ્વાર્થ આપણે સમજી શકીએ relationship as well as its ideas of faith. સ્વાર્થ એનો સ્વાર્થ બધા સમજ્યા નહીં આગળ જઈએ આખા વિજ્ઞાન એક્ઝેક્ટનેસ વગર હોઈ શકતું જ નથી માટે જ્યાં એક્ઝેક્ટનેસ હોય ત્યાં બધી રિસર્ચનો સ્કોપ છે પણ એક્ઝેક્ટનેસ ના હોય ત્યાં રિસર્ચનો સ્કોપ જ નથી પણ આ તો કહે છે રિસર્ચ કરીને એક્ઝેક્ટનેસ ખોટ આ તો કેવું એક્ઝેક્ટ સાયન્સ હોવું કરશે વર્લ્ડ સોંગ કે જ કહે છે એક્ઝેક્ટનેસ કરવા માટે રિસર્ચ કરે છે એક્ઝેક્ટ થઈ જાય તો રિસર્ચ ઓટોમેટિક કર્યા કરશે બધું રિસર્ચ બરાબર જો રાજનમાં કહી દેખો Oh, that is an easy system to manage. Next. Next. Vitrag Vignan individually, individualistically, individual inner હેપીનેસથી લીવ આઉટ થઈ જવા માટેનું વિજ્ઞાન છે બોલી બોલો બોલી વિતરાગ વિજ્ઞાન બોલો એ ઇન્ડિવિજ્યુઅલી ઇન્ડિવિજ્યુઅલિસ્ટિકલી ઇન્ડિવિજ્યુઅલ ઇનર હેપીનેસથી લીવ આઉટ થઈ જવા માટેનું વિજ્ઞાન છે <laughs> એટલે કે આજ્ઞા ધર્મ પાંચ આજ્ઞા એ મ્યુચ્યુઅલ નથી ઇટ પ્યોરલી ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક છે યુનિલેટરલી દાઈ ડિગ્રી કહે પ્રમાણે પછી પડ્યું કેમ શું પડ્યું એટલે આજ્ઞા ધર્મથી હું શૈલાસુ જીવું છું તે હું શૈલાસુ તો ખરી પણ તું શુદ્ધાત્મા છું ને અને એટલા માટે મારા પપ્પા છે ને એ એમાં હું જીવી શકું છું મારી મમ્મી છે ને એમાં હું જીવી શકું છું પણ પછી કદાચ એમાં એની રિઝર્વેશન ક્યાંક હોય તો ખબર નહીં મને એમ નહીં બધે પછી ત્યાં પ્લુરલી કહ્યું એટલે ત્યાં <laughs> મને શીખવાડ્યું પેલા કે યુનિલેટરલ બધું પેલી સુવરી That is, that's it, that's it. We have to live. We have to be everywhere, in everybody. Where, can, where we cannot be, I say. હવે દ્રષ્ટિ તો બહુ મજા નથી છે પણ એ દ્રષ્ટિથી થઈ શકે દ્રષ્ટિ વડે કેમ થઈ શકે બોડીનું કોઈ ફંક્શન નહીં કરાવી શકે તમને બોડીનું ફંક્શન કરાયું છે પણ જો એ બોડીને સમજે તો પણ બોડીને આ ડિફરન્ટ ડિફરન્ટ બોડી અને એમાં ડિફરન્ટ માઇન્ડ ડિફરન્ટ સમજવું સમજણ પડે પોતાના બોડી સમજે નહીં ક્યાં સમજી હું સાહેબે પણ સમજાવ્યો બોડીને સમજવાનું છે તારે આખું અક્રમ વિજ્ઞાન ને વ્યવહાર વિજ્ઞાન એ જ છે કે આ વ્યવહારને આપણે સમજીએ છીએ બીજું કશું નથી કરતા પણ હું શુદ્ધાત્મા ખરા થઈ ગયો આ મુશ્કેલી કરી છે પેલા શરીરને રોકમાં તમારા થોડે ફાચરો ફરી વરો વધે હમણાં નવરાત મળે તો હા નવરાત ના મળે તો આપણે ના કહેવાય તમે એવું કહેશે ને નવરાત મળી ગયો નવરાત તો પૈકી મને આપણને અમેરિકા મળે તો ગુજરાત તો એ લક્ષ્મણ મને દોરાશ દોરાશ એટલે હું મને શી ખબર હું તો બહુ કામગીરી છું તો હું દોરાશ કેવી છે મને કેટલું હું કામ કરું દોરાશ મને કમમાં આવ્યું બધું દોરાશ કમમાં લાગ્યા બધા હું સાહેબ કહે છે mentiroso para dice no sé sabes કે ચકાસો એક્સપ્લેન કરી રહ્યા કે તમે ના નીકળે નહીં એમ નથી તમે ના નીકળે જેમ જેમ એક બે દાડા સમીરોની જેમ તેમ ચાલે છે ઇન્ડિયામાં નહીં તો આખો દિવસ અહીંયા આવે એટલે પછી અહીંયા આવે એમને બીજું કશું વધે નહીં બધા આપતા પછી આખા ભારતમાં ફરે છે આખા ભારતમાં જરાય નવરા બેસતા નથી બધે બધે એ તો બિલકુલ સિન્સિયર અને દાદાએ કહ્યું છે આપણે બહુ પુરુષારી છીએ આપણને કેવા મળ્યા છે અને દાદાએ પાછા ગળ્યા છે બરોબર કામના મારી માં ગઈ નીચે પછી લાકડું રાખી મળ્યું